ભાન જ નથી ને એવું કઈ ભાન જ નથી ને દાદા મૂચો કરીને ફર્યા કરે નાખી આ વખતે દાદા કાઢી નાખી મનુભાઈ કેટલાક તો કેટલાક તો મૂચો રહી હિન્દુસ્તાન મોકળા વખતે ચક્કર શું કર્યા કરે પાડા પાડા થાપશે દાદા દરરોજ મૂછ કાપી ના પડે ને એટલે રવા દેવાની ના ને એવું વાંધો નહીં મૂછું ના રાખવી ત્યારે એ તો સ્વતંત્ર શોખ ની વાત છે ને મૂડવી કે ના મૂડવી એમ શોખ ની વાત છે આવડી આવડી કરી રાખા પાણી છોટું જગત આખું મૂળ માં નિર્દોષ છે વાસ્તવિકતા દોષિત દેખાય છે તો દોષથી દેખાય નહી સમજણ દોષી નહી સમજણ નહીં એટલો અહંકાર છે એવો અહંકાર ઓગળી છે એટલે દોષી દોષ દેખાય